એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પાવની આવી છે મલઈ છે ઓહો હો હો હો મારા ઝીણકુડા એવા ઝીણકુડા એવા ટાબરિયાઓ બધા આવ્યા છે વાર્તા સાંભળવા અરે વાહ ભાઈ સાંભળો સાંભળો મારા બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને બધાને ફરીને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું હો ધ્યાનથી સાંભળજો મૂર્ખાની વાર્તા છે ગઈકાલે કહી હતી ને એવા જ એક મૂર્ખાની વાર્તા છે ભાઈ ધ્યાનથી સાંભળજો એક હતો ખેડૂતનો છોકરો પણ એ તો હતો અક્કલનો ઓથમીર કાંઈ અક્કલ ન મળે હોય ને એકવાર એ ખેતરેથી ઘરે આવતો હતો રસ્તામાં એણે એક ઘોડીવાળાને જોયો ઘોડી જોઈને છોકરાને તો ઘોડી લેવાનું મન થઈ ગયું હો ભાઈ ઘોડીવાળાને કે અરે એ ભાઈ આ ઘોડીનું શું લઈશ તારે જે લેવું હોય તે લે પણ મને ઘોડી આપતો જા ઘોડીવાળો કે એ છોકરા રૂપિયા પોરા પૂરા એકસો થાય હો સો રૂપિયા થાય છોકરો કે સો રૂપિયા તો મારી પાસે નથી પણ પચાસ રૂપિયા છે ભાઈ ઘોડીવાળો કે ત્યારે બાપુ ઘરનો રસ્તો માપી લે એમ તે કાંઈ ઘોડી ઉપર બેસાતું હશે છોકરો કે પણ ભાઈ આપણે એમ કરીએ તો હું તને આ પચાસ રૂપિયા રોકડા આપું અને બાકીના પચાસ રૂપિયામાં તારી ઘોડી તને પાછી આપું લો બોલો કેમ એમ તને પાલવશે ને ઘોડીવાળાને વાત સમજાઈ ગઈ હો ભાઈ એ કાંઈ ભલો માણસ તો નહોતો પચાસ રૂપિયા ને ઘોડી બંને લઈને નિરાતે એ તો ચાલતો થયો પણ છોકરો તો ખુશ ખુશ થઈ ગયો મૂરખ હતો ને એ તો ડચકારા કરતો જાય અને ખોટી ખોટી ઘોડી હાંકતો જાય <laughs> એમ કરતો કરતો ઘેર આવ્યો ઘેર આવીને કે એ બાપા બાપા મેં તો આજે ઘોડી લીધી મેં તો આજે ઘોડી લીધી એના બાપા કે ક્યાં છે ભાઈ ક્યાં છે ઘોડી છોકરો કે એ તો એમ થયું કે ઘોડી મેં સો રૂપિયે ઠરાવી સો રૂપિયામાં લેવાનું નક્કી કર્યું પણ મારી પાસે તો પચાસ જ રૂપિયા હતા એટલે મેં પચાસ રૂપિયા ઘોડીવાળાને ભરી દીધા અને બાકીના પચાસ રૂપિયામાં એની ઘોડી જ એને પાછી આપી દીધી હે બાપા આ નાહકનું માથે દેવું કોણ રાખે હે કોઈનું બાપા કે વાહ બેટા વાહ રંગ છે તારી અક્કલ લે તો બોલો લો આ છોકરો તો આવો મૂર્ખો હતો પૈસા ખોયા ને ગોળી તો કાંઈ મળી નહીં ભાઈ તો ભાઈ મજા પડી કેવો હતો આ મૂર્ખ છોકરો ચાલો આવજો આવતીકાલે તમને હું બીજી વાર્તા કહીશો ભાઈ આવજો